બફારા પછી ધર્મોન્નતિ કેટલાક મને પૂછે છે કે દાદા આ હિન્દુસ્તાનમાં શું થઈ રહ્યું છે આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ આ રેલવે હડતાળ આ બધું શું થઈ રહ્યું છે આ ક્યારે પૂરું થશે ત્યારે એમને હું સમજ પાડું છું કે આ તો બટાકા બફાવા મૂક્યા છે તે પાંચ જ મિનિટ થઈ છે હજી તો માંડ છોતરું જ બફાયું છે હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય એ કશાય કામમાં ના આવે એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો પછી મજાના બટાકાવાળા થશે તે ખાજો હજી તો આ હિન્દુસ્તાન કંઈક બફાવાનું છે પણ પરિણામ સુંદર આવવાનું છે જ્યાં જ્ઞાની પુરુષ અને તેમના હાથે બે હજાર એકસો ત્રણ જ્ઞાનીઓ થયા ને બીજી પણ કેટલીક ટિકિટો આવેલ છે જે કોઈ કાળે ઉત્પન્ન નહોતા થયા તે આજે થયા છે આ બધા ધર્મોને ઉપર લાવશે આ બધા ધર્મો અપસેટ થઈ પડ્યા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું એટલે શું થઈ જશે સેટઅપ થઈ જશે